એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો શિવાંશ વાર્તા સાંભળે છે એની બહેન શિવાંગી છે વાહ ભાઈ વાહ આવો આવો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે મરઘી અને સાપના ઈંડા સાંભળજો એક હતી મરઘી આ મરઘીનું એક ઈંડું ફૂટી ગયું હતું તેથી એ ઉદાસ ઊભી હતી હો બિચારી ત્યાં એની નજર પડી કેટલાક નાના નાના ઈંડાઓ ઉપર હો એને થયું ઈંડા આમ સૂના મૂકીને એની માં ક્યાં ગઈ હશે આ વળી આવડા ઈંડા કયા પંખીના હશે મરઘી તો વિચાર કરવા માંડી ઓ ભાઈ ઘણી વાર સુધી એણે આ ઈંડાની માની રાહ જોઈ પણ માં ઈંડા સેવવા પાછી આવી નહીં ઓ ભાઈ મરઘી તો વિચાર કરે મરઘીને એનું ફૂટી ગયેલું ઈંડું યાદ આવ્યું હો ભાઈ આ એને થયું આ ઈંડા મૂકનાર પંખી જરૂર મરી ગયું હશે કે કોઈ શિકારીની ઝાડમાં ફસાઈ ગયું હશે એ પંખી તો લાવ આ ઈંડા સેવવા દે મને એટલે એની અંદર રહેલા બચ્ચાની હું માં બનું મરઘીને તો આવો વિચાર આવ્યો હો ભાઈ એટલે મરઘી તો આ ઈંડા સેવવા લાગી નાના નાના ઈંડાઓ આ જોઈને એક ચકલી બોલી હો ઝાડ ઉપર બેઠી હતી ચકલી કે મરઘી બેન મરઘી બેન આ તો સાપના ઈંડા છે એને સેવવાનું રહેવા દો સાપના ઈંડા ના સેવશો મરઘી તો હસવા માંડી અને બોલી અરે શું તમે ચકી બેન રહેવા દો ને મશ્કરી કર્યા વિના જમીન ઉપર ચાલનારા સાપના તે કોઈ દિવસ ઈંડા હોય લો બોલો મરઘી કે ઈંડા તો ઉડનારા પંખીઓના હોય પંખીઓના ચાલનારાના ઈંડા ના હોય ચકલી બોલી સારું ત્યારે સેવો ઈંડા મારે શું હું તો આ દાણા ચણવા માટે ઉડી એમ કરીને ચકલી તો ફર કરતી ઉડી ગઈ ભાઈ હો પછી તો મરઘીએ આ બીજા નાના નાના ઈંડાઓ હતા ને એ સેવવાનું ચાલુ કર્યું એની ઉપર બેઠી મરઘીએ તો ચકલીની વાત હસી કાઢી અને પોતાના ઈંડા સેવતી હોય એમ એ તો સાપના ઈંડા સેવવા લાગી બોલો એક દિવસ એ ઈંડાઓમાંના એક ઈંડામાંથી જરાક તડ પડી હો ઈંડું સેજ ફાટ્યું અને તડ તો પહોળી થઈ ધીમે ધીમે અંદરથી એક માથું મારતું એક સાપોલિયું બહાર આવ્યું હા સાપનું બચ્ચું સાપોલિયું મરઘીનું મોઢું પહોળું થઈ ગયું હો એ તો વિચાર કરવા લાગ્યું ઈંડામાંથી આ સાપોલિયું નીકળો મરઘીનું આવું અચરજ જોઈ એ ભાગે એ પહેલાં તો સાપોલિયું આ મરઘીના પગે ચોંટી ગયું મરઘી ઓ ગભરાઈ ગઈ ભાઈ બીજા પગેથી સાપોલિયાને અડસેલવા ગઈ કે તરત સાપોલિયું મરઘીના પગ પગે ડંખ મારી ગયું મરઘીએ ચીસ પાડી ઓ માં બચાવો દૂરથી આ ખેલ જોતી પેલી ચકલી બોલી સેવો મરઘી બેન હજી સેવો હજી સેવો સાપના ઈંડા જુઓ જુઓ સાપના ઈંડા સેવવાથી કેવી મજા પડે છે <laughs> બોલો કેવી મજા પડી એ તો મરઘીએ જાણ્યું ભાઈ હે ને મરઘીને થયું કે સાપના ઈંડા હવે જિંદગીમાં ક્યારેય સેવાય નહીં ભાઈ તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો